એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભરૂચમાં બેઠા બેઠા વિશ્વાબેન વાર્તા સાંભળે છે આવો આવો વિશ્વાબેન અને આમ જુનાગઢમાં બેઠા બેઠા સ્વરા પણ વાર્તા સાંભળે છે આવો આવો સ્વરા બહેન વિશ્વા બહેન આજે હું તમને સૌને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે કલાકાર કાગડી <laughs> રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું તો ભાઈ ધ્યાનથી સાંભળજો હો એક હતો કાગડો અને એક હતી કાગડી એમને સારું સારું ખાવા પીવાનો બહુ શોખ હતો હો ક્યાંક જમણવાર થતો હોવાનું સાંભળે તો તરત જ તેઓ ત્યાં પહોંચી જાય એકવાર દરિયા કિનારે મોટી ઉજાણી થતી હોવાના એમને ખબર મળ્યા તરત બંને ઉપડ્યા ને દરિયા કિનારે પહોંચી ગયા તે વખતે ઉજાણી પૂરી થઈ ગઈ હતી અને છાંડેલા અન્નવાળી પતરાળીઓ પડેલી હતી હો ખાલી ખાલી કાગડો ને કાગડી એ પતરાળીઓ ઉપર ઉતરી પડ્યા ભાઈ હા પાંદડામાંથી બનાવેલી હોય ને ડીશ એવી પતરાળી બંને જણે ખૂબ ખાધું ખૂબ ખાધું એઠું જૂઠું ખાઈને એટલો ધરાવો થયો કે બંનેને દરિયામાં નાવાનું મન થયું હા આપણને થાય એમ બંને દરિયામાં નાવા પડ્યા કિનારાના મોજામાં છપ છપ છપ છપ કરે પાણી ઉડાડે ને મજા કરે અચાનક એક મોટું મોજું આવ્યું ને કાગડીએ મસો પડાઈ કાગડો કઈ સમજે એ પહેલા તો કાગડી મોજામાં ઘસડાઈ ગઈ ને ઘડીકમાં દરિયાના ઊંડા પાણીમાં અદૃશ્ય થઈ ગયો ઓહો કાગડાએ ખૂબ બૂમ પાડી અલીઓ કાગડી અલીઓ મારી કાગડી તું ક્યાં છે પણ કાગડી ક્યાં હતી તે બોલે બહુ વાર થઈ પણ કાગડી પાછી આવી નહીં ભાઈ સ્વરાબેન હવે કાગડાને વેમ પડ્યો કે કાગડીને દરિયો ગળી ગયો લાગે છે એટલે વિશ્વા એણે તો ક્ર ક્ર ક્ર કરીને મોટેથી રોવા માંડ્યું દોડો રે દોડો આ ભૂંડો દરિયો મારી કાગડીને હરી ગયો તે પાછી આપતો નથી ક્ર ક્રા ક્રા ઘડીકમાં એણે એવી રોકકળ કરી મૂકી કે એનો અવાજ સાંભળીને એની આખી નાતના કાગડા ત્યાં દોડી આવ્યા અને એની સાથે સહાનુભૂતિમાં રોકકળ કરવા લાગ્યા હો રડી રડીને બધા થાક્યા ત્યારે એક જુવાન કાગડાએ કહ્યું આમ રડવાથી કંઈ દરિયો કાગડી પાછી નહીં આપે કાગડી પાછી લેવી હોય તો જોર દેખાડવું પડશે જોર એને એક અનુભવી વૃદ્ધ કાગડાએ ટેકો આપ્યો અને કહ્યું એકવાર એક ટીટોળીના બચ્ચાને દરિયો હરી ગયો હતો ત્યારે ટીટોળી થઈ ભૂંડી એણે દરિયો ઉલેચી ખાલી કરી નાખવાની ધમકી આપેલી દરિયો તરત ડાયો ડમરો થઈ ગયો અને એના બચ્ચા પાછા આપી ગયેલો તો આપણે પણ આપો ધમકી કે કાગડી પાછી આપ નહીં તો અમે તને ખાલી ખમ કરી નાખશું એક જુવાન કાગડાએ કહ્યું બધા કાગડાએ ત્રણ વાર કા કા કા એમ કરીને આ વાતને ટેકો આપ્યો તરત જ દરિયાને નોટિસ આપી દેવામાં આવી કે દસ ગણતામાં અમારી કાગડી પાછી દઈ દે નહીં તો તારી આવી બન્યું જાણજે આમ કહીને જુવાન કાગડાએ દસ ગણવા માંડ્યા ક્રા એક ક્રા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ગણાઈ ગયા હમણો હમણાં દરિયો કાગડીને કિનારા પર લાવીને મૂકી જશે એ આશાએ બધા દરિયા પર ટાંપી રહ્યા હતા હો સ્વરા બેન વિશ્વા બેન પણ એવું કશું બન્યું નહીં ત્યારે પેલા જુવાન કાગડાએ કહ્યું લડાઈ કર્યા વિના હવે છૂટકો નથી દુશ્મનને જોર બતાવ્યા વિના ચાલવાનું નથી તરત બધા કાગડા બોલી ઉઠ્યા અમે તૈયાર છીએ એ દુષ્ટ દરિયો શું સમજે છે એના મનમાં અમે હમણાં એને ખતમ કરી નાખશું તો ચાલો માંડો ખાલી કરવા એક દો તીન કહીને જુવાન કાગડાએ યુદ્ધ જાહેર કર્યું ભાઈ બધા કાગડા હવે દરિયાનું પાણી ચાંચમાં ભરીને કિના પર કિનારા પર આવીને ઠાલવવા લાગ્યા હો પાંચ પચીસ વખત એમણે આમ કર્યું દરિયાના ખારા પાણીથી એમના મોં ખરાબ થઈ ગયા અને તેઓ ઘડીએ ઘડીએ થૂ થૂ થૂ થૂ કરવા લાગ્યા પણ કોઈ ડગ્યા નહીં હો તેમણે ચાંચે ચાંચે દરિયો ખાલી કરવાનું ચાલુ રાખ્યું ભાઈ એટલામાં પેલા જુવાન કાગડાએ આનંદમાં આવી જઈને જાહેર કર્યું કે દરિયો એક વેંત ખાલી થઈ ગયો છે એક વેંત આખો ખાલી થવાને બહુ વાર નથી લો બોલો વાત એમ હતી કે હવે ઓટનો વખત થયો હતો દરિયામાં ઓટ આવે ને ને ઓટને લીધે ધીરે ધીરે દરિયાનું પાણી પાછું હટતું જતું હતું જુવાન કાગડો બહુ ભણેલો ગણેલો ને હોશિયારો હતો તમારા જેવો વળી થોડીક વાર ચાંચે દરિયો ખાલી કરવાનું ચાલ્યું કેટલાક કાગડા ચાંચમાં પાણી ભરીને કિનારા પર ઠાલવતા હતા અને બીજા એના કરતા વધારે કાગડા કદાચ બમણા કદાચ ચાર ગણા પાણી ઉપર ઉડતા રહીને આ કામ કરનારા કાગડાઓમાં ઉત્સાહ પ્રેરતા પ્રેરતા હતા હો હા અને બૂમો પાડતા હતા દરિયાનું હવે આવી બધું છે ઘડીકમાં ખાલી ખમ થઈ જવાનો પછી જોઈ લો મજા જોઈ લો મજા આવું આપણને કરે ને આવું કેટલોક વખત ચાલ્યું પછી વળી પેલા જુવાન કાગડાને કિનારાની માપણી કરી કિનારાની કાગડાએ અને આનંદનો ઠેકડો મારીને જાહેર કર્યું પાણી ચાર વેત હટ્યું દરિયો હારો દરિયો હારો બધા કાગડાઓએ આ પોકાર ઝીલી લીધો હો ભાઈ થોડીક વારે ફરી જુવાન કાગડાએ આવીને જાહેર કર્યું કે દરિયો બીનો છે પાછો હટે છે આપણી ધમકીની એના ઉપર અસર થવા માંડી છે આમ કેટલા કલાક ગયા દરિયાનું પાણી દૂર ચાલી ગયું હતું ને દરિયાના પાણીની પટ્ટી માત્ર ક્ષિતિજમાં દેખાતી હતી હો ભાઈ જુવાન કાગડો કે હવે દરિયાનું આવી બનું આપણે એને એવો ખાલી કરી નાખ્યો છે કે હવે આપણી માફી ને આપણા શરણે આવ્યા વિના એનો છૂટકો નથી જોઈ લેજો તમે બધા એ રીતે કાગડાઓએ કિનારા પરના ખજૂરીના ઝાડ ઉપર બેસીને પોતાનો મુકામ રાખ્યો પણ પાછલી રાતે અચાનક ભયાનક અવાજ સાંભળીને એમની ઊંઘ ઉડી ગયો ભાઈ સૌએ નજર કરીને જોયું તો દૂરથી દરિયો ઘૂઘવાટા કરતો એમની સામે દોડતો આવતો હતો પાછો બોલો આ શું આને તો આપણે ખાલી કરી નાખ્યો હતો અને એટલામાં એ કેવી રીતે ભરાઈ ગયો પાછો જુવાન કાગડાએ કહ્યું હમણાં હું એને પડકારું છું એણે આગળ આવીને દરિયાને પડકાર ફેંક્યો ખબરદાર કહું છું ત્યાં જ રહેજે નહીં તો તારી ખેર નથી લો બોલો પણ ઘૂઘવાટ તો વધતો જ રહ્યો ભાઈ સ્વરાબેન અને થોડા વખતમાં તો છે ખજૂરીના ઝાડના મૂળ સુધી દરિયાનું પાણી આવી ગયું ફરી કાગડાઓની નાત મળી આ વખતે પેલા ઘરડા અનુભવી કાગડાએ સભાનું પ્રમુખ સ્થાન લીધું હો બધાએ ખૂબ જોરશોરથી ચર્ચાઓ કરી કેટલી મહેનતે પોતે દરિયો ખાલી કરી નાખ્યો હતો ને એને ભીંસમાં લીધો હતો એ જુવાન કાગડાએ જાહેર કર્યું છેવટે પ્રમુખ સ્થાનેથી ઘરડા કાગડાએ કહ્યું કે ફરી પાછો દરિયો ક્યાંકથી વધારે પાણી લઈને આવી પહોંચ્યો છે એટલે એની પાછળ મને એની કંઈક મતલબ લાગે છે મને લાગે છે કે આપણને અરજ કરે છે ને કાકલુદી કરીને કહે છે કે બા ખમૈયા કરો ખમૈયા કરો હું તમારી ગાય છું હું તમારી ગાય છું ખમૈયા કરો ખરી વાત ખરી વાત ખરી વાત એકદમ આખી સભાએ અવાજ કર્યો હો ભાઈ વળી પેલો જુવાન કાગડો ઊભો થયો તેણે સભા વચ્ચો વચ્ચ ગુમ થયેલી કાગડીના વરને ઊભો કરીને પૂછ્યું તમારી કાગડી રૂપે રંગે કેવી હતી ભાઈ લો બોલો ખૂબ રૂપાળી કાળી મેષ તો એની આંખ હતી અને કાળી મેષ તો એવી કે એની આગળ કાંઈ નથી કોઈ કાગડી કાગડી એવી હતી કાગડીના પતિએ આવું કહ્યું જુવાને બીજો પ્રશ્ન કર્યો એનો કંઠ સ્વર કેવો હતો કેવો હતો એનો અવાજ ખૂબ જ મધુર કોયલ તો એની આગળ પાણી ભરે પાણી લો કાગડીના પતિએ આવું કહ્યું જુવાન કાગડાએ ત્રીજો સવાલ પૂછ્યો એને નૃત્યનો શોખ ખરો નાચવાનો કાગડીના પતિએ કહ્યું પૂરેપૂરો નૃત્યમાં એની તોલે આવે એવી કોઈ બીજી કાગડી આ મલકમાં નથી આહા ઘણી કાગડીઓ આ શબ્દોનો વિરોધ કરવા ઊંચી નીચી ઊંચી નીચી થઈ હો પણ પ્રમુખ સાહેબે ઓર્ડર ઓર્ડર કરીને સભામાં શાંતિ સ્થાપી હવે પેલા જુવાન કાગડાએ પોતાની આ પ્રશ્નોત્તરીનું રહસ્ય ખોલ્યું ભાઈ એણે કહ્યું હું પૂછું છું પ્રમુખ સાહેબ કે આવી રૂપાળી મધુરકંઠી કલાકાર કાગડીના નાચ ગાન સાંભળવાનું દરિયાને મન થાય કે ન થાય તમે કહો જોઈએ તરત પ્રમુખે ચુકાદો આપ્યો જરૂર થાય જરૂર થાય થાય જ ને ત્યારે જુવાન કાગડાએ કહ્યું તો એ જ થયું છે બોલો આથી આપણું કાગ સમાજનું માન વધ્યું કે ઘટ્યું આમાં હવે દરિયા પર ગુસ્સે થવા જેવું ખરું જે આપણું માન વધારે એના પર શું આપણને આપણે ગુસ્સે થવાનું શું આપણામાં એટલું ડાપણ નથી તરત જ બધાએ જાહેર કર્યું કે કાગડા જેવું ડાપણ દુનિયામાં એક માત્ર કાગડામાં છે પછી સૌએ આવી રૂપાળી મધુર કંઠી કલાકાર કાગડીને દરિયાના દરબારમાં માન ભર્યું સ્થાન મળવા બદલ એના પતિ કાગડાને અભિનંદન આપ્યા અભિનંદન અભિનંદન એમ હો અને કાગડો પણ ખુશ ખુશ થઈ ગયો ભાઈ લો બોલો મૂરખનો સરદાર હતો કાગડો તો ભાઈ સ્વરાબેન વિશ્વાબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો